થયેલી અસર તે નીકળી જાય બીજી આમ શરદી નું હોય કે ગરમી નું હોય શરદી ને લીધે કે ગરમી જગત ગરમી કે અમે ત્યાં દીકરી એનું જગત આખું ગરમી કે ડાક્ટર તું કાઢે છે વૈદો ના સજા કરવી કે અંદર શરદી થઈ જાય ત્યારે ત્વચા ગરમી ઉત્પન્ન થાય અંદર ગરમી ઉત્પન્ન થાય તો બહાર ઠંડુ થઈ જાય સમજાયું છે એટલે અમે એવું ના કરશું બહુ આરામથી જાય પંદર થી પંદર થઈ ગયા નીકળી જાય સારું શું કરો તે થયું પૂડા બે થઈ ગયું તેમ મોજું દૂર કરી જે કોઈ બધું તૈયાર છે આમ સરળ છે ભાઈ કે મેં બહુ મંદિરો અને બહુ પ્રાર્થનાઓ કરી પણ મારું જતું નથી મોટા મોટા સરસ ઉનકી આજ્ञा से निकल जाएगा विदिन नो टाइम आज्ञा બદલી રાખે તો આજ્ઞા પાવર વચન બરાબર શબ્દો અમારા ચાલે છે એ જાતે કહેતું મોટી કનેક્શન એટલે હું નથી કલાક બગાડી But as I said, uh, we had talked about this data. You see, that time you told that I will try my best to get right. topic. But he, so he says that that's why I was not paying attention to that. And he thinking, he was thinking that you will be able to get to that. But now he says that it, I will be special kusha on you and the ajna and this solve what's involved. So you decide. because he is है તો કહી દેવું રાધે દાદા ને આજ્ઞા થઈ ગઈ ઉલ્લંઘન ના થાય or as some friend or towards that thing. You, you have to tell Radha, you shouldn't, you shouldn't do that because that, it is Dada's Arya, you shouldn't break Dada's Arya. I'll take it. ઉલાઈશ કે છે દાદા આપની આજ્ઞા ઉલાઈશ કે છે આપી દઉં હિન્દી રાઈટ ના દાદા શું વાર થયો છે સોમવાર છે દાદા મંડે મંડે According to two halves. Let it But don't break this adla. He says that it, it will happen. He will obey. You will obey his दादा भगवान मुझे आज्ञा दीजिए कि कोई भी हॉट ड्रिंक्स को आज कभी टच ना करो ऐसे मुझे आज्ञा दीजिए मैं आज मैं आपके पास से आज्ञा ग्रहण करता हूँ कोई भी इंटॉक्सिकेटिंग थिंग मैं आज से नहीं लूँगा आई वोंट टच तो कोई नहीं तो कोई नहीं को मुसलमान के મુસલમાનો ને દાળ દાળો ફોટો પડ્યો ને તો જમીન એટલું ખાઈ નાખવાનું આજ્ઞા

હેલ્પ કરશો અમારું વચન તો હેલ્પ કરશો મેરા પાવર મેરા સ્પીક મારા વચન બલ તુમકો સ્ટ્રેન્થ દેગા મેં શક્તિ જબરદસ્ત આપશે નો નો આઈ ડોન્ટ વોન્ટ નો દાદા આગળ થઈ જઈ દાદા એટલે માય વેઇટ ફોર ઇઝ ઘણા વખત આ દિવસ ની રાહ જોતો હતો આપીએ નહીં જલ્દી ના આપી કેવા જલ્દી में से नहीं देगा उसका भी टाइम होगा जाता है वो कोई वेरी हार्डली जल्दी मरो नहीं गए Help. સમજુ પાડી ગયા કોઈ હોય જ નહીં હા તો તમને એ સમજાય ના શકે નિર્માણ સમજાય ના શકે સમજાવવા માટે હમ લોકો ના ના કેવું ખુશ આ બધું ભેગું થયું એટલે આ બધું પૂર્ણ છે રાજા થયો રાજા ના હોય તો હરી નું કામ કરે રાજા રાજા આવી જાય હરી એમને ને એના મનમાં ભાવ એવા હોય ભાવ એવા તો કોણ તો થાય મન વાગડે જેવો છે થાય ના થવાય ના ખવાય એક સ્વભાવ એવો હતો કે એક રોટલો હોય તો બધાને વેચીને ભાત પાડતા અને પોતાનો નહીં મળે તો પણ તેની ચિંતા નહી કરતા દાદા પડી ગયું ખેતી હોય મોકલા પડે નોકરી આટલું આટલું કે તું રાડ કે આ તો મહાત્મા સેવા કરવા તો આમ ખેતી મળે નહીં નહીં ભૂંજાઈ ગયું નટું બેન હા જય કિશનભાઈ જય કિશન જય કિશન મારે તો ઉત્તર થી કે આ છોકરો મારો ખરાબ છે ને એ નથી એ સારો મારું કહ્યું તમને પોતાની દ્રષ્ટિએ જ આપડે આપડી દ્રષ્ટિ એમ દેખાય છે ચેકચેક કરતો ઠીક છે ના બરાબર ને જો મળ્યા કે પછી વાત ના કરે કરવાનું પોતાનું સતત આગળ પડી ગયું બહુ ગુણ થઈ જાય નહીં છોકરાઓ આક્ષર નોકરી કરતો હોય તે હાથે પૈસા નો કકડાટ હોય જેને બે વાર કે કાપ્યું નહીં કહ્યું હા ના પાક્યું તો જલેબી કહેવાય બાબુજી ચા આપે એવો હતો રમેશભાઈ ખરા દાદા ઘરમાં હા દાદા હા ને પડ્યા ભૂલે રહ્યા છે ને હા

કોઈ એમ દાદા ભગવાન વડે હિન્દુ સેવા વાંધો ઉડાવ્યા આપવાની ધંધા નહીં આપવાનું બરાબર ધંધા હોટલ વાળા ડિપોઝિટ છે હા ડિપોઝિટ આવી ને મેં તો આપ્યું હતું તમને પહેલું ના આવે ના ભાવના એવી <laughs> <laughs> ને દુઃખ તો જોવાય નહીં કદી અત્યારે જ્ઞાની થાય તો દુઃખ જોવાય નહીં

તો એ પાછો નીકળશે સારી છે વર્ગમાં બરાબર એટલે આ સાલ ત્યારે ગઈ સાલ અગિયાર હજાર કરે હા બરાબર આ સાલ મહિને આઠ હજાર હા આઠ હજાર નવ હજાર જેવું એટલે મતલબ માણસ કે ને તો ત્રણ લાખ તો બીજો હતો મારે જાય ને મારે જાય બીજા કોઈ ગયા ને એ મારે જાય અરે મને શું કે છે મારે પૈસા આપી દઈશ હા મારી છે ને બરાબર પૈસા આપી મારી બીજી બહુ મનમાં આજે તમારે આખો દાડો મોડું છે ને ઊંઘ ના આવ્યું એવું રહી રોજ તો જવું નથી રહ્યું વાંચવામાં ધ્યાન જેવું લાગે આખો દાડો દાદા મને આજ્ઞા બહુ દાદા મને આજ્ઞા કઈ કરાય છે નવી ગીતા નવી ગીતા એમને ખબર પડી કે આવું છે મારા બધી ખબર પડી કે આ તો છે બધું છે ને હજી વાત કરું બરાબર રાજેશ બે ટાઈમ ખતમાન આપો ને એટલે ખુશ જો ભજીયા ના બનાવે આવે એટલું ભજીયા બનાવે એટલે ચાલ્યું એ લોકો હીરા આવી જાય તેરું તેરું આખો ચાલુ હોય દાદા અમે લોકો બે વાર જમીએ બે વાર જમીએ બે વાર જમીએ બે વાર તો બી કેમ તમે એમ કહો કે સ્ત્રીઓ આખો દિવસ ખાય તો બી આપ કેમ કઈ કયા હરેક બાજુ દીકરી અમારા ભાભી હતા ને આખો દાદા વાત કર્યા કરે અને પછી અમારે બોટાદી આવે ને મને કદી ખવાતો જ નહીં અને એમને શીખાય સ્ત્રી જાતિ હોય જુદું બોલે જુદું ઘણી સ્ત્રીઓ વ્રત કરે વ્રત તો નિયમ કરે કે દિવસમાં એક જ વાર જમવાનું ઘણા સ્ત્રી વ્રત રાખે તો દિવસ માં એક જ વાર જમે જમે એક જ વાર જમે એ તો બહુ ખાખા કર્યું એટલે આપે હું એમનો દોષ નથી જાતિ દંડે એટલો જ છે ને દંડે એટલો જ છે ને મગલી કોર પુરુષ ને આવે મગલી કોર તો પુરુષ કે મારે ફરી જન્મવું નથી બાપ તપમાં જ જાય તો મગલી કોર આ રીતે જે નથી આવતું વૈરાગ નથી આવતું બરાબર સમજાયું હતું ને અને એક જ મેટેલિક નું વાડ વર્ષો ગુજરાત માં હોય બધાને ફરી આ જમે બધા હું આથી છોકરો ના ખરી છે ગોરી કોઈ ધંધા કરે તો શું કરે તમને લાગ્યું લાગે છે ને દાદા એ મોહથી તો કપટ દેખાયું જ નહીં પલ્લું તો પછી આપે જયારે પછી આપે જયારે બતાવ્યું મેં કહ્યું તો નહીં તો ઘણી કોઈ બતાવ્યું બતાવ્યું ને હમી થઈ જાય હા સ્વામી થઈ જાય હવે મેં બતાવ્યું એટલે ઘણી ને થઈ જાય વેચી થઈ જાય હા દાદા વેચી મમરા ઉડી આવે તમે બધી સ્ત્રીઓ જે ખાનદાન હોય ને તે નિયમ મળે સહન કરે એવી હોય કપટ નો માલ ભરેલો બધો હીરાભાઈ ને કહું ને આપડે પેલી વસ્તુ છે કે પેલું થઈ રહ્યું છે દાદા મારો પોતાનો સ્વભાવ એવો કે ઘરમાં હોય ખૂટવા આવે તે પેલા બે વસ્તુ હોય એટલે કેવા માંડું કે નથી નથી નથી પણ દાદા એ એવી રીતે એ માટે કહીએ કે ઘરમાં ખૂટી ના જાય ના હોય તો લાઈન આપી કાપડ ના મળતી છે દાદા હું હું જ નથી સમજતી ને એક વર્ષ ઉપર હું પોતે જ નથી સમજતી ને એક વર્ષ પર મને જ લાગતું હતું કે મારામાં કપટ જ નથી હું વાસલું ગયા પછી ફરી ફરી આપીશ બીજી પગલું પર હતી બરાબર પગથે પગથે ઉતારી એકદમ પાડી નાખી લાગી લાગી દે એક વખત સર કરી બીજી વખત સર કરી સો ટકા પર ગેરંટી થઈ ગઈ તમને જાગૃતિ નિર્ભર પગથિયો ભરવા મળ્યા સમજાયું તમને સ્ત્રી ને લય બહુ પડે એ બધું દેખાય ત્યારે એ જયારે દેખાય બધું ત્યારે આક્રમણ બહુ થાય આક્રમણ ના ચાલો હું આગળ કરી ગયો તમે કેટલા વાગ્યા સાડા દસ તેર હતા ચાલો ચાલો અત્યારે મોહી રૂપ લાગે રૂપ જે દેખાય પણ તે મોહ વાળું લાગે અત્યારે જે રૂપ દેખાય તે મોહી દે લાગે મોહ વાળું મોહ વાળું લાગે ના કરું આ પેલું ત્રણ સરખું એવું કહેતા ભાગ ત્રણ સરખા ગયા છે તો બીજા બીજા સમજે બહુ પાંચ બહુ હારી ગયા છે ગોળ મળું એવું બધું કહેતા હતા તમને એવું લાગ્યું હતું સમજાઈ ગયા ડિઝાઇન કરી એવું પણ એવું છે ને બીજો કઈ ફેર પડે લાઈટ માં લાઈટ બગડ્યું છે એ હું પૂછું અમારે ભાભી કે તમે આના તપાસનાર પ્રભાવ થાય શકે તેલ કઈ નથી દસ પ્રોગ્રામ કીધો મારે આહાર ભાવ ધીમે ધીમે જાય છે બહુ હલકા દાદા પચવામાં બહુ હલકા બહુ હલકા મેળો છે આખા ઘઉં ને ઘંટી ના સ્ટોન ગ્રાઉન્ડ વીટ છે ટ્રાય કરો ચૂર કરા કરી કરો ભવતી કરી અમે ગુરુ કાલે લઈ વખતે તમારે મને આપવું મારે તમારે ખાવાનું આપવું તાજી કોઈ જેવી ના આવે Yeah. વેલ બનાવેલો રૂપાળા હતા રૂપાળા રાખતા હા સાચી જુદા પ્રકારનો જુદું જુદા માણસ બધું જુદું હોય જુદું હોય નિખાલસ સારી છૂટે નિખાલસ મળવાનો ફાયદો પાયા 嗯。嗯。不能吗？几点？几点？ શરીર ભારો લાગે ને ખોરાક ઊંઘે કર્યું ખોરાક વધારે લીધો એ બેઠું બેઠું ઊંઘ્યા જ કરે બરાબર એવું બધું રડવું શાને લીધે આવે રડવું રડવું રડવું હા તમે માલ એવો ભરેલો છે ના ના આપની ચરણ વિધિ વાંચતા હોઈએ એટલે આપણી ઉપર રડવું આવે ભૂલો ઉપર રડવું આવે કે ભાઈ આવી આવી ભૂલે થઈ ગઈ બરાબર એફિડેવિટ કહેવાય શાનું એફિડેવિટ કહેવાય દાદા આ સાસુ મારે આવું થઈ ગયું છે બધું આવ્યું નથી ને લખ્યું તમે એવું મારે થયું છે આવું થઈ ગયું બધું સમજ પડી ને આવું થવું છે થોડું આવું થઈ ગયું રે રે રે તમને એવું થતું તમને ના થાય અને થાય ના થાય દાદા આપ જયારે આપણે દાદાની ચોપડી વાંચીએ કે દાદાને મોટા ફોટા ને સાચા દંડવણ પ્રણામ કરીએ અને એવો કોઈ પ્રાયશ્ચિત ના હોય તે વખતે પણ છતાં રડવું આવે એનું મૂળ આ જ હોય આપણા દોષો ને લીધે જ રડવું આવે બીજું શું પસ્તાવો મોટો પસ્તાવો થાય ભાઈ ખોરામાં રડવું આવે કોરું ના હોય તો પસ્તાવો મોડે કઈ નાખે રડવું આવે તેને ગંભીર અસર થાય યાર મોડી મોડી અસર થાય પછી આ પેપર માં લખ્યું છે ને તે કાપીને અહીં આગળ છાપવા આપવાનું છાપવા પ્રોમિસ ટુ દાદા પ્રોમિસ બે બંગલા બે જણ મારે તો હું કહીએ ચાર લોકો પચાસ પચાસ માં કરે અમને તો અમદાવાદમાં છે <laughs> મોકલે મધુકર રાંધી દરિયા ત્યાં છે ને લખનાર એ ગુજરાત ના બહુ મોટો સારો સાહિત્યકાર ગણાય છે સારા સાહિત્યકાર ને વિવેચક છે દાદા એટલે એને અસર કરે જયારે મુંબઈ સરકાર છે હા સારો માણસ છે નામ ધરી એમાં ચોક્કસ પડે છે ગુરુ જાય પણ તો એમાં ચોક્કસ જ બધું પહોંચે હમણાં લઈએ ને અમે શરૂઆત કરીએ અમારું કેવા ઓછું પદ છે પ્રોજેક્ટ છે ગુલાબી કંપની નથી તે આવી ગઈ ને કેટલા દાદા ફરી ફાયદો થાય સહયોગ ડાક્ટર બધું એક સહયોગ ના મળે કામ ખાલી જાય અમે સહયોગો સહયોગો જોઈએ બધા કહ્યું છે હિંસા ના હોય બરાબર ઓછામાં ઓછી એ થાય ઓછામાં બધું હિંસા છે બરાબર બરાબર બરાબર જાણતા જ નથી ને આવવાની ખબર જ નહીં ને નહીં ખબર હોય બરાબર ચાલો

આ કામ કર્યું સમાચાર જો એકદમ સવારમાં સાચી સમાચાર બધાની ચિંતા આવવાની અમને તો ઠંડુ દૂધ ચાલે તમારો પ્રોબ્લેમ નાઇટ વર્ક નાઇટ વર્ક કોઈ વસ્તુ ના મળે બધા ચલાવતા શીખી જવાનું ના ના ખાલી કેવું કઈ એટલે બધું બીજું કઈ મૂકી દે ચાવલ મૂકી દેવાનું બીજું શું થાય બીજું કઈ કરવાનું બધું પણ અગર અને છે આ કાગળ બહુ બધા આમ અહીંયા સાથે બરાબર જ થઈ ગયેલું હા દાદા પણ દાદા પેલી દેશ કે ભૂલમાં શું કરેલું રિઝર્વેશન સેન્ટર પર ક્લોઝ કરાવી દીધેલું એને એમ કે આ બધી રૂમ તો આપણી અપાઈ ગયેલી છે દારીને એટલે થોડુંક એનો ફેર પડ્યો હશે આપણી ડેસ્ક ક્લાસ છે ભૂલમાં બેસ્ટ ક્લાસ ને ખબર નહીં કે આ રૂમો આપણાથી વપરાય એટલે એને ત્યાં બેસ્ટ વેસ્ટર્ન ઉપર ક્લોઝ કરાવી દીધું કે અમારી પાસે રૂમો નથી એમ કરીને એટલે એનો થોડી બે ચાર રૂમો કઈ હશે એની કદાચ રિઝર્વેશન ની કદાચ આપણે નક્કી નથી કહી શકતા ફોન કરો ને બેન છે દાદા રિઝર્વેશન વાળો અહિયાં રોડ પર ના આવે તો બહાર થી કરાવે દાદા એ અહિયાં ના આવે બરાબર બરાબર ના ના નથી કાઢે દાદા બરાબર એટલું જ જાણવાનું હા હા ऐसा होना के साथ बात करो ऐसा होना चाहिए ऐसा होना ही चाहिए तुम लोग को दिल होता ही है पीने का लेकिन नहीं पीने ऐसा दिल कभी नहीं करो तुमको तो ऐसा होएगा ही नहीं कभी ऐसा दिल मत करो Display. Yeah, I am with you. Don't કઈ રૂમ આપવાની ભૂતે જે પકડ્યા છે એમાં જે થાય એ જોયા ચાર કરા મૂકો હા ખજાના માણસ અટવાઈ ગયો અટવાઈ ગયો પડી નહીં ગોદા થાય તો વધારે સારું ભાઈ તારો ઉપકાર છે રસ્તે છોડું બહુ સારું એમ કે અને ગાળો બંધ સુધી રૂમાલ લાવો અમે રહીએ ત્યાં લોક રહેતા નથી બહુ સુંદર વાક્ય છે લોક જ્યાં રહે છે ત્યાં અમે રહેતા નથી અમે જ્યાં રહીએ ત્યાં લોક રહેતા અમારી જરૂર નહીં અમારથી એવું જગ્યા છે બરાબર એ ના હોય જોડે બધાને આવું છે ને બધા જોડે આવું છે જોડે હા બધાને આવું છે દાદા અમારે તમારો છે કેમ એને દર્શાવી ત્રણ ત્રણ ત્રણ છ સત્યાસી નીકળવાનું છે છ નોક્સવિલ પ્રાઇમરી માટે મારું Thank you. દાદા પણ હવે સુખ બહુ વાર થાય છે આનંદ જ રહે છે હું પુરુષ છું હું જ્ઞાની પુરુષ છું દાદા ભગવાન હું નમસ્કાર કરું છું આખા જગત નો જે ભગવાન છે તે કૃષ્ણ ભગવાન કો મહાવીર તે તે બીજું કઈ તમારા બિહારી આવે ભગવાન આવો જો નહીં બોલો તો તારે ભક્તિ ના કરી તો તારે ફરી આવું મળવાનું નથી કોઈ જગ્યાએ બરાબર ને આનંદ થયો ને આવો આનંદ દુનિયામાં કોઈ કોઈ અવતારમાં જોયો જ ના હોય એ બાબુ કામકાજ નથી થઈ જ્ઞાની પુરુષ કોણ છે તો ઓળખાણ પાડે જ્ઞાની પુરુષ હું જ્ઞાની પુરુષ છું તો ઓળખાણ પાડે આખા વર્લ્ડની ઓબ્ઝર્વેટરી આખા વર્લ્ડની ઓબ્ઝર્વેશન બધું જ જાણવાનું પડે કોઈ ચિંતા માગો એ આપે તમે જે માગો એ માગ માગ માગું તે આપો એવું આપ્યું અદાયબી છે ને ધીસ ઇઝ ઇલેવન્થ વર્લ્ડ ઓફ ધી વર્લ્ડ સમજણ પડે તો કામ દુઃખ ના સમજણ પડે તો હીરો હોય સમજણ ના પડે તો અંતર હોય છે ને અને સમજણ પડે આવડી હોય તો દેખાય દેખાય એવું જે આપની કરુણા એવી છે આપના અતિ સેવા છે કે અનાડી લોકો એના હૃદયમાં પણ આ ઉતરી જાય છે દાદા અને પ્રતિક્ષણ હાજર રહે છે જગતના તમામ પ્રશ્નોનું સમાધાન હંમેશા મળતું જ રહે છે દાદા કોઈ વસ્તુ નડતી નથી અડતી નથી તો અને હવે જગત ન્યાયિક સ્વરૂપ દેખાતું જાય છે દાદા એક ક્ષણ પણ મને પેલું વાક્ય દાદા એટલું બધું ગમી ગયેલું એક ક્ષણ પણ અન્યાય ને પામ્યું નથી એટલે જયારે કોઈ પણ એવો પ્રશ્ન જયારે આવે દાદા સર એ જ વાક્ય બોલીએ કે એક ક્ષણ પણ અન્યાયને પામ્યું નથી વ્યક્તિઓ હોય દાદા સંસારમાં વ્યક્તિઓના સંબંધમાં આવીએ જુદા જુદા માણસોના સંપર્કમાં આવીએ કે જુદી જુદી ઘટનાઓ બને તો જગતમાં તો આવું જ હોય જગતમાં તો આવું જ હોય આમ જ હોય હવે એ વાક્ય દાદા બોલતાની સાથે જ એના માટેનો જે પ્રતિભાવ જાગ્યો હોય એના પ્રત્યાઘાતો જેમ તાળી પાડતા હજારો પંખીઓ ઉડી જાય પંખીને મારવા માટે ગોળીબાર કરવાની જરૂર નથી એના માટે તીર કામતા લાવવાની જરૂર નથી આમ તાળી પાડીને પંખી ઉડી જાય એમ બધા પ્રતિભાવો પ્રત્યાઘાત અભાવ બધું સુન સુનાટ ઉડી જાય છે દાદા એ બહુ ખૂબી છે અને દાદા દસ લાખ રૂપિયા દાદા ભગવાન જે આવતા